ભગવત કોને બનાવી એ બધાને જરા સમજવું જોઈએ એમાં કે આ બધા ઘણા બધા નવા જણ છે તો પેલું જરા બેઝિક વાત છે ને જગત કોને બનાવ્યું કોણ ક્રિએટર ભગવાન શું છે ક્યાં રહે છે કેવી રીતે મળે ભગવાન વ્યવસ્થિત શક્તિ શું God is in every creature, whether visible or invisible. ભગવાન દરેક ક્રિએચર ની અંદર છે માણસ ની અંદર કે બીજા જાનવર કે બીજા ઝાડ પણ બધાની અંદર અંદર બેઠેલા છે અને એ હોય તો જે એ ચાલે નહીં ચાલે નહીં એટલે ભગવાન તમારું સ્વરૂપ છે બીજો કોઈ નથી બહારની કોઈ ચીજ નથી એને દુનિયા બનાવી નથી કુંભાર નથી કે આવો ધંધો વળે દુનિયા તો વિજ્ઞાનથી ચાલી રહી જેમ તું એ હું ભેગું થઈને પાણી થઈ જાય હું કોઈને કરવું નહીં પડતું છતાંય પાછા મેં કરાય એમ કે પાણી મેં કરવું છું તો આપણે કહે લે બેકર હોય તો ટુ એચ નથી પણ વન એચ ને એવો છે ચાલશે ના ચાલે ત્યાં શું કરતું મેં તો ગમે તે ચાલે તે ચાલશે નહીં કરો નિકોનું કંટ્રોલ બોલે નિદાન દે કરે દે રાત દાળ છે મારી બધું બધા ઢગલે બધું વેરા તૈયાર શું કરે મૂકું ક્યાં એક વાર અહીં અમેરિકામાં દરેક ગાડી આપવા તૈયાર થઈ જાય એટલે ક્યારી લે અમારી ક્યારી લે તમને દાદા તો આમ દેશમાં લઈ જાઓ મારે મૂકવું ક્યાં આગળ મારે ગાડી મૂકવું ક્યાં એક વાર આ સામાન તમે આટલો લેવાતા નથી મારે બેગમાં જગ્યા નથી એને બદલે બીજું છે તારે પાછું લઈ જવું પડશે પ્રસાદી તરીકે આ હું ક્યાં મૂકું આ બધું સફાળી ઉપાધિ ઓછી ઉપાધિ અમારે ઉપાધિ માણસ નિર્ભેર ના હોય તો અમે કોણ બેવા દે આ બધા ના પડે ટ્રેનમાં હેલો મીનુ જય સચિદાનંદ આવો જય સચિદાનંદ દાદા સંજોગો દાદા આ તમારી ચંદ્રકાંત ડોક્ટર છે શાંતિ ના શાંતિ ને ઓળખો ને ઓળખો શાંતિ ઓળખતા નહીં ઓળખવા માટે આવે એ ઓળખવા માટે તમારી પાસે આવ્યા છે અશાંતિ તો ઘણી બધી જ અશાંતિ છે તમારી પાસે તમારી એવી શક્તિ નથી તમે ચાલો ચાલી શકો હું કહું ભાઈ આમ કરજો બધા કે છે ને અંદર બધા સંતુર છે કર્યું તમે કરતા નથી કરે ના માં નહીં કરવાનું તમારે કરવાનું હોય આપણે જો કરવાનું હોય તો આપણે કહેવું સાહેબ હું તમારો ઐશ્વર્ય હવે સાહેબ આવ્યો અને મને તો મારું કશું જ નહીં કે તમે જ કરી આપો તમે જ કરી આપો હા આ લોકો શું કહ્યું માથે પડી ઉડતા પેલા ભક્તર માથે પડે આમ કઈ લાવજે મારે કરવા સાહેબ જ આવે હું તો અપાઈ રહ્યો તમને એટલે તમે જો કરશો ને એમ તો લોકો આવું ખોરે છે શિકાર તમારે એમને એમ તમે જ કરી આપો સાહેબ આવડું મોટું તમારે ઐશ્વર્ય તમે અમને જો આવતો જ કરો નહીં લોકો આવી હું તો રસ્તો કરી ભક્તો ચેતવાનું ભક્તો બોલ નહીં બિચારા લાલ ચૂકવા અરે અમે આવું શીખવાડીએ ને તેટલા ભાવવાનું તમને નહીં એટલે તમારે કશું કરવા નહીં તમારે તો મને કહી દેવાનું કે આટલું છે બધું મને કરી આપો બધું હું કરી આપું તમારે આ પ્રશ્ન હોય છે ને એમ હા એ કે છે કે મારે શું કરવાનું મારે કઈ નહીં દેખાય છે એમને બધી રીતની શાંતિ છે એ તમને સાંભળવા આવ્યા છે એમ કે છે કઈ રીતની શાંતિ છે પૂછે છો તમને કઈ રીતની શાંતિ છે માનસિક શાંતિ માનસિક શાંતિ એ તો મને શું નામ છે ચંદ્રકાંત મને બધા ચંદ્રકાંત થી ઓળખે ચંદ્રકાંત ચંદ્રકાંત આ ચંદ્રકાંત માં કલર એમ કહે છે શાંતિ જતી રહે અસર થાય તમને એક મિનિટ પછી ખ્યાલ આવે કે આ તો પટને ગયા છે મને ક્યાં ગયા છે એમને ખ્યાલ છે સાહેબ એ કે મને પણ ખ્યાલ છે એવું કે છે કે મને પણ એવો ખ્યાલ છે એવું કે છે કે ચંદ્રકાંત ને લાગે છે મને નહીં એવું એમને ખ્યાલ છે એ ખ્યાલ તો બધા પણ તેની થઈ જાય શું થાય મનુષ્ય શું એટલે થાય છે કે મનુષ્ય શું એટલે થાય છે મનુષ્ય સ્વભાવ ને એટલે ઉશ્કેરાટ થઈ જાય છે શું હોય ના થાય શું હોય તો ના થાય તો પછી શું હોય તો ના થાય તમને ઉશ્કેરાટ કેમ ના થાય શું હોય તો ના થાય એ તો તો દુઃખ તો થવાનું છે કારણ કે પર્સનલ એને પોતાને થયું એટલે એમ કે છે કે આપણે આ તો હ્યુમન નેચર છે અને કહીએ આપણે કોઈને કહીએ તો એને તો દુઃખ થવાનું કે છે પણ જયારે સુપર પણ આનેથી આપણે અટેચમેન્ટ આપણને ના રહે આ બધાથી ત્યાર પછી છે તો આપણને અસર ના થાય એ લેવલે આપણે જઈએ તો એટેચમેન્ટ ના રહેવાથી રોજ જ જતો રહેવું છે દાદા આ શું છે અત્યારે આપણે ફિલોસોફિકલ લેવલ ઉપર વાત કરીએ છીએ અત્યારે આપણે બધા એટ ધ હ્યુમન લેવલ બધા એકબીજાને એટ ધ સેમ એંગલ આપે છે અત્યારે તો આપણે ફિલોસોફિકલ લેવલ ઉપર વાત કરીએ છીએ પણ ખરી રીતે તો આપણે આ બધા હ્યુમન છીએ અને સામાન્ય વ્યવહારમાં જે બને હા અમને એટેચમેન્ટ નથી તે ચાલે ના ચાલે ગાળો લઈ ગયો એટેચમેન્ટ ડિટેચમેન્ટ બે નથી તારે શાંતિ થાય કાયમ ની પરમાનન્ટ શાંતિ પરમાનન્ટ શાંતિ સનાતન સુખ દાદા એક વાત જ એ છે કે આપણે મનુષ્યનો સ્વભાવ જ એવો કે અત્યારે આ મારું આ તારું એમાંથી જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી એટેચમેન્ટ એટેચમેન્ટ રહેવાનું મનુષ્ય મનુષ્યનો સ્વભાવ જ એવો કે આ મારું આ તારું આ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી અટેચમેન્ટ ડિટેચમેન્ટ રહેવાનું કોનું નીકળે છે આમાંથી બધા બરોબર છે આવે છે બધા જ્ઞાન લેવા આવે છે બધા જ્ઞાન લેવા આવે છે તમારા અહંકાર મમતા કાઢવું છે જેમ લગ્ન માં મુહૂર્ત જોઈએ તેવી રીતે આનું શુક્રવાર મુહૂર્ત છે પછી કાયમી શાંતિ પરમાનન્ટ સનાતન પછી તમને કોઈ ગાળ પડે લાગશે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એને શું કરવાનું બરાબર ચંદ્રકાંત અમે કલર થી કર્યું મેં ચાલ્યું ના આવે દળાકો નો કોથળો ના હોય એ ચાર ના આવે પછી બુદ્ધિ કોણ નામ કહેવાય બુદ્ધિ હિન્દુસ્તાન માં બધા લોકો બુદ્ધિશાળી પણ લાવો બુદ્ધિશાળી દર્શન કરવા મોટા મોટા વકીલ થઈ બુદ્ધિશાળી થઈ ગયો ડોક્ટર મોટા બુદ્ધિમાં બૈરી બૈરી તો વધતી નથી એટલે બૈરી જોડે મતભેદ ના પડે એ બુદ્ધિશાળી કહેવાય શું કહ્યું બૈરી મતભેદ પાડવા પડે તો ના પડવા રે એવું બુદ્ધિશાળી કહેવાય હા તો ઘરમાં ચલાવતો નહીં પછી કે જેમ કલાકો થયા ને લોકો તમે બધા દૂધવાણી કર્યા તમે છે જ દૂધવાણીમાં બહુ ને બહુને લાગે પણ ના એક્સેપ્ટ કરી ઘરમાં તારું ઠીક નથી ચીલા ચીલા કરે તો કોમનો અને બહારથી કંટાળી આવ્યો ભાઈ બહારથી કંટાળી આવ્યો અને જમતી વખતે ટેબલ ઉપર મારે એટલે હું રસ્તું કેટલાક ખાઈ લેવા છે ને પછી થશે પણ પહેલો બોલતો કરે એ ખાવા હતા પણ મારું બુદ્ધિશાળી કેમ કહેવાય બુદ્ધિશાળી કે છે લડવું છે લડવાની આજ મનમાં ઉસ્કાર થયેલો છે એક વાત જમી દેવા દે સારી જમી લો વિજ્ઞાન સારી જમી લો પછી હું ના લડવાનું પછી પછી જવા આવે કેટલો દુઃખો ગયા નહી બધા દુઃખ ગયા ને નો ટેન્શન સુધી જવાનું આપણે ટેન્શન ટેન્શન નહીં અમે નો ટેન્શન છે ને ટેન્શન કરી બધી જોયું tension A man without tension is not alive. It's not possible to live. It's not. એ કે શક્ય જ નથી. Possible to live. દાદા એ વાત એવી રીતના કોઈ રહી શકે પોસિબલ જ નથી. Impossible. તમારી એજ તમે ડિફરન્ટ જુદા લેવલે છો અત્યારે બધા માણસો છે બધાને બુદ્ધિશાળી તમે જુદા લેવલ પર છો અને અમે બધા તો કે હજુ હજુ સંસારી એમાં છીએ એક કરોડ કરોડ આપી પોતાની પચાસ બધવાય તમે હોદ ને કરોડ કરોડ બ્રહ્માંડ નો માલિક પણ એ કોઈ પ્લોટ મારો નહી ટાઈટલ વગરની માલકી એટલા બધા આટલા આપીએ ને થઈ જાય બધા કરી દો તમને તમે જો થતું હોય તો દુનિયા બધા ટેન્શન જતું રહે પણ આશીર્વાદથી જો થતું હોય તો આખી દુનિયાનું બધાનું થઈ જાય <laughs> તો કેટલા બધા આવતા હોય છે ભક્તો માણસો આવતા હોય છે બધા આશીર્વાદ આપેલા કે શાંતિ મળશે ટેન્શન જતું રહે દેશમાંથી કેટલા બધા સંતો સાધુ આવે છે બધા આશીર્વાદ આપે છે પણ કઈ થતું નથી બધા આશીર્વાદ વેપારી બધા પોતાની જાતે તો લેતા નથી એમની સાથે જે માણસો હોય એ ડોનેશન ભેગા કરતા હોય કે આ કે પોતે પર્સનલી તો સંતો આવે છે એમ પોતે પૈસા લેતા નથી સંતો ને સંતો ભાઈ નું નામ કેવાય કે પારકા માટે જીવે એનું નામ સંતા તો પોતાના સારું જીવે બધા એમ કે છે દાદા કે આ બધા જે આવે છે લોકો ત્યાંથી પૈસા પોતે તો નથી લેતા પૈસા ભેગા વાત જે નહીં મૂકો પણ પારકા આવું જીવતો હોય એ સંત આપણે તમે ઓળખ્યા છે એ કે તમે એકેની ઓળખાણ છે તમારે એમ પૂછે છે એવું છે ને ચોખ્ખું લખ્યું કે ધર્મ વેપાર ધર્મ વેપાર એ ધર્મ ની પડતી શું કહ્યું ધર્મ વેપાર ના શીખ્યો શું ના હોય આપણે પણ ચોખ્ખા હોય એમની એવા જે ચોખ્ખા હોય એવા સંતની શોધમાં એવા ચોખ્ખા હોય ને તાર ભાઈ ભણેલા ના હોય પણ હોય હા યાદ આપડા એમને કઈ આ સગત શું છે બોન બોન ના હોય એ ભગવાન ને બચતા હોય ભગવાન તો છે જ નહીં બધે ભગવાન ક્રિએટર ક્રિએટર તો છે જ નહીં ક્રિએટર ને બચતા હોય અને જેને બધે તેને આપણે ભગવાન પૂછીએ આ બધા કે તો ક્રિએટર ને મને ક્યાં બધે હું ક્યાં ક્રિએટર છું એ કોને પૂછતો હોય ક્રિએટર ને ભગવાન પૂછે તમને બધે હું ક્રિએટર છું મને બધે એ તો ક્રિએટર એની કલ્પના છે એની પોતાની કલ્પના જાળવા બધે લોકો અને સંત કોને કે પારકા માટે જીવે તે કઈ જેવું સંત આવે ત્યારે કેવું પારકા આવું છું તમારા માટે પારકા માટે ખબર પડે તો આ આપી દો તમારા માટે રોટલો કઈ લઈએ અને ખબર પડે ત્યારે તો આ તો બધા વાતો કરે એટલી છે તો આ કરતા તો ખબર મમતા વધુ માણસ ના ખબર પડે પારકા માટે જીવતો હોય મમતા ઓછી હોય અહંકાર ઓછો હોય ત્યારે એવો કોઈ સંત મળી આવે બધા ભરેલો ના હોય પણ બ્રહ્માંડ માલિક જ છે એટલે પછી માલિક જ બ્રહ્માંડ નથી પછી એ દાદા એમને સમજવું છે એ એમને સમજવું છે બ્રહ્માંડ માલિક એ બ્રહ્માંડ ના માલિક એટલે શું એમને સમજવું છે આ દેહ નો માલિક શરીર દ્રષ્ટિ નથી આ દેહ નો માલિક શરીર દ્રષ્ટિ નથી આ વાણી કોણ બોલે છે વાણી કોણ બોલે છે આ વાણી કોણ બોલે તમારી સાથે દાદા બોલે દાદા બોલે દાદા બોલે દાદા ને સાંભળું છું એટલે હું એમ સમજુ કે દાદા જ બોલે છે ના આ તમે શ્રોતા છો વક્તા કોણ છે હું જ્ઞાતા દ્રષ્ટા છું અને વક્તા ઓરિજિનલ ટેપ રેકર્ડ છે એટલે હું ગોજા બોલ્યો જ નથી મારી જિંદગી બોલ્યો જ નથી છવ્વીસ વર્ષથી બોલ્યો નથી હું એટલે આ વાણીનો માલિક નથી આ મનનો માલિક નથી ને બોડીનો માલિક નથી માટે બ્રહ્માંડનો માલિક ત્યારે તમે માલિકી પર છૂટી જાય તો તમે બ્રહ્માંડના માલિક પડી સમજ ને માલકી પણ કોઈ જગ્યાએ માલકી પણ હોય તો બીજી જગ્યાએ માલકી પણ ના હોય હમણાં એ પ્લોટ વાળો હોય દેશમાં હું માલિક હોઉં તો હું બ્રહ્માંડ માલિક નહીં પણ કોઈ ચીજ નો માલિક નહીં એટલે હું બ્રહ્માંડ નો માલિક શું કહ્યું અને તમે કોઈ ચીજના માલિક નહીં રહો તો બ્રહ્માંડ ના માલિક છો બ્રહ્માંડ ના માલિક એનો બી વખત બધા પ્લોટ વેચી પછી બધા પ્લોટ વેચી નાખ્યા પછી હમણાં તો ડોલર કોઈને ખબર નથી કોઈને ખબર નથી કે કોઈને ખબર નથી કોને કરવી ખબર નથી જ્ઞાન એટલે તો બધા ભેગા થાય બધા થાય જ્ઞાન તેનું નામ કહેવાય કોઈને પણ ખબર હોય જ કોઈને ખબર નથી જ્ઞાન ઉભું કરેલું છે આ જ્ઞાન ઉભું કરનારો ખબર વાળો હોય તો જ્ઞાન ઉભું થાય નહીં એટલે બધા આગા પાછા થાય છે કે જગત કેવી રીતે ઉભું થયું એની શોધ કરવા માટે બધા આગા થાય છે તો એ પઝલ માં બધા એમાં જ પાછા થાય છે એનો જવાબ મળ્યો નથી એનો જવાબ એ પઝલ નો કોઈને જવાબ નથી આ પઝલ એક વાર સોલ્વ થઈ જાય એટલે પછી ફરી પઝલ ઉભું થાય નહીં આ પઝલ સોલ્વ થઈ જાય ઊંચું કરે પઝલ સોલ્વ કરે પછી પઝલ ઉભું નહીં થાય અને ના જો આ પઝલ સોલ્વ ના થાય સાધુ સન્યાસી આચાર્ય બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા બધા શું કહ્યું એટલે એમાં એની કરીએ ના થાય અને સાચે ના આવે રિઝોલ્વ થઈ ગયો પણ દાદા ખરા આવી ગયા દાદા પાસે સીધા આમની માફક સીધા આવી ગયા સીધા આવી ગયા સીધી આંટી period of this world at all. Only scientific circumstantial evidence. Yeah. Scientific circumstantial evidence. બોયના સાયન્ટિસ્ટે પૂછ્યું અમેરિકાવાળાને એ લોકોએ કે તો પછી અમારે ક્રાઇસ્ટે કહ્યું છે અબજ માર્ક માની છે ગોડ ઇઝ ક્રિએટર તો અમે અબજ માણસ ખોટા ના ખોટા નહીં God is created correct by Christian view point not by fact તાર વ્યૂ પોઈન્ટથી બરાબર છે શું કહ્યું બાકી વાર્ષિક વાર્ષિક છે જુદું તારું વાર્ષિક ના હશે જગત વ્યૂ પોઈન્ટ વાર્ષિકમાં બહુ ભેદ છે The world is the puzzle itself. Only scientific circumstances have answered. વિજ્ઞાન થી થયેલું છે કપડે તમારે પૂછો પૂછો તમે ચંદ્રકાંત છે વાત સાચી છે મને બધા ચંદ્રકાંત ના નામે થી ઓળખે છે મને બધા ચંદ્રકાંત ના નામે થી ઓળખે છે તમે સાચી વાત છે ખોટી છે એ સાચી માનવી પડશે એ સાચી માનવી પડશે એ રોંગ બિલીફ તો તમને દાદા ભગવાન કે છે એ વાત સાચી છે તમને દાદા ભગવાન કે છે એ વાત સાચી છે વાત જ સાચી નથી હા તો આપણે નથી વાત જ સાચી નથી હું તો નાની પુરુષ છું અને હું ફર્સ્ટ ઓફ બિલીફ બધા બાઈ નું ધણી થયું બીજી રામગલી વાસોકર ભાદર ત્રીજી રામગલી અને મામા થવાનું કાકો તો ભૂવો તો બધી રામગલી વગેરે છે હવે રામગલી ભૂ હોય તો માર ગુસાયા કરે તો રામગલી ફ્રેક્ચર કરવી પડે અને રાઈસ ગલી બેસાડી પડે દાદા આમાં તો બધા જ કન્ફ્યુઝ માણસો તો બધા જ ગુચવાયેલા માણસો ભેગા થાય કારણ કે આમાં તો બધા જ માણસો ગુચવાયેલા છે આમાં તો બધા ગુચવાયેલા છે આ રોંગ બિલકુલ વિને બિલીફ નથી એ વસ્તુ સાવ જુદી છે વ્યવહારિક રીતે રાખવી પડે બધું બરાબર ચલો અમે તમારું કરેક્ટ કેમ કરી માનવામાં આવે કોલેજ માં જઈને પ્રોફેસર થયો હોય અને સર્ટિફિકેટ હોય તો પછી કરે ખરું નહીં તમારી પાસે સર્ટિફિકેટ કાઢો દવા પી શકે દવા તમારી દીકરી દવા પીવા દાદા દવા આપે કે તમે પી શકો અને ભાગી જાય તો એ પ્રોફેસર હોય પોતાનું સર્ટિફિકેટ હોય તાર પીએ ને મમતા ગયેલી અહંકાર મમતા બે ગયેલા છે બરોબર સમજો તમારી વાત હું સમજો કે મમતા જેમાં રાખી ત્યારે હજુ એટેચમેન્ટ હોય એટલે એમાં એ બધા ગૂંચવાયેલા પણ હું શું કહેવા માંગુ છું કે જે સંસારી માણસ હોય એ ના છૂટી શકે તમે કહ્યું એમ સમજી શકો છો કે મમતા ના હોય તો એને એટેચમેન્ટ છૂટી જાય પણ સંસારી માણસ છે એને કેવી રીતના છૂટે સંસારી તો હું સંસાર નથી મારે ઘેર પંચોતેર વર્ષ થયું ઇઠ્યોતેર તમે તો છવ્વીસ વર્ષ થી આવ કરો પેલા હજુ પણ સંસાર તો એમનો માં આવી જાઓ તમારે એક ધંધો જોઈએ છે અમારે કોઈ ધંધો નહીં એમની જોડે આમ કરાવે અને એ જ અગ્નિવૃત્તિ કરેલી આવજો કે બધી ના રેલ આપે <laughs> કદાચ દાદા તમે પડે હા નહીં પણ તમને પોતાને જાય મમતા જતી રહે તમને સમજ પડે પછી તમે એક્સેપ્ટ એટલે ગુરુ શુક્રવાર મમતા જો કાઢીએ મારી પાસે આવો ના કાઢીએ તો રહેવા દેજો એક કલાકની વિધિ છે પછી માલકી બધી તમારી બધી મિલકત બધી તમારી મિલકત લઈ લેવાય નહીં મારે જરૂર આવી પણ મમતા છે માલકી વગર મમતા જોઈએ કેવી માલકી મમતા કેવી પણ માલકી માલકી દાદા જ્ઞાન આપે કોઈ જાય ચિંતા નહીં આપણે કોણ છે છે ત્યાર વાઈફ ને થોડી છોકરાઓને મળે થોડી માજી ને મારી પાસે સેવાઓનો જથ્થો બધે વહેંચું છું થોડી વાઈફ ને થોડી છોકરાને મધર ને માટે મધર માટે તો ઇન્ફિનેટ એટલે અત્યંત એમને જોવા શું કરી દીધા મારું છે શું કા જવા ડાક્ટર હતા ના જવા દેવા છે દાદા એ તો ડાક્ટર છે પાછા બચાવે નહીં ના જશો ના જશો કરીને એ તો ડાક્ટર છે પાછા ડોક્ટર છે લોકો ડોક્ટર છે સાહેબ મને બતાવજો હું એની બેન મરી ગઈ છે નિમિત્ત છે એટલે આપણે એને તરસોડાય નહીં એની દવા બવા કરવી જોઈએ પણ એવું હે લાગતું મને બતાવજો હું એની બેન મરી ગઈ છું બતાવવા બધા લોકો તો આ મળી વિરાટના હાથે બહુ જને બટી ગયું કે છે તે બધા પેશન્ટો અંદર હતા ને મળી બી બહાર ગયા હતા હાથમાં ખલાસ થઈ ગયા હતા લોકો પેશન્ટો કહે છે મહી બી સાહેબ જતા રહ્યા તમે મણી સાહેબ એમ બાપા જતા રહ્યા આ તો જગત ચાલે નિમિત્ત તમારા હાથમાં સંદાસ થવાની શક્તિ ના હોય અને તમારા ડાક્ટર ના હાથમાં હોય ના હોય દાદા એક એવો સમય આવે તો ડોક્ટર હોય તો એના હાથમાં ના હોય એક એવો સમય આવે તો ડોક્ટર હોય એના હાથમાં ના હોય પછી આ નથી શક્તિ જ નથી એટલે બધા અમેરિકા ગયેલા ડોક્ટરો ભેગા કર્યા વડોદરામાં અને પછી કહ્યું શ્રદ્ધા જાણતા શક્તિ કરી અને શું ઓળખ એવું ઓળખ કે બીજાને બહુ કરીએ એટલે બીજાને તો ભાર ઓળખતો તારે બીજાને હેલ્પ દેવી પડે મય શક્તિ જોરથી અટક્યું નથી એ નેચરલ ગીત છે અટકે તાર ખબર પડે નેચરલ આગું થયું અને ટોપ <laughs> પ્રકૃતિ નચાવડા ના છે પાછો કે હું ના છું કરીએ ફરી પઝલ ના થાય શું ફરી પઝલ ગુની થાય એને ટેન્શન ઘટતા જ એટલે પછી ટેન્શન રહી થઈ જ છે અને ટેન્શન જીવન જીવન જીવવાનું ખરી મજા જ ટેન્શન રહી છે હોય નહીં હોય શકે નહીં કોઈ દારૂ ટેન્શન રહી છે મનુષ્ય કોઈ થયો નથી એ જે કઈ દેશમાં આપણા દેશમાં થયા હતા એના પર હવો ઉઠી ગયા એના ટેન્શન રહીત નો માર્ગ છે ટેન્શન ગમે નહીં ને શું તૂટે ડાક્ટર કઈ પૂછતું નહીં પણ ટેન્શન છોડે નહીં બીજાનું ટેન્શન એમને બીજાનું ટેન્શન પાકું ટેન્શન છે ઇન્વાઇટ કરે ઇન્વાઇટ કરે કરે બીજા ટેન્શન નહીં નહીં નહીં પોતાના ટેન્શન બીજો તેમ કે મારા હાલ તો ઉભા ના કરજો તો આ કરે મોટા બતાવનારા આયા <laughs> તો બધા જમીન જવા છો કેટલા વર્ષ ટેન્શન વાળું જીવન જીવન ટેન્શન વાળું કેટલા વખત જીવવાનું પેલા મંજીબેન પૂછે એકાઉન્ટન્ટ ના ભાઈ ટેન્શન લઈને ફાટી જવાનું ટેન્શન હા તો અહીંયા આવજો કરી આવી ટેન્શન કોઈ કરે જ નહીં પણ શું થાય થાય છે તેથી મનમાં ભાઈ બે ઉપરી હોવો જોઈએ અરે માં ઉપરી નથી તારી તારી ઉપરી કોણ તારા બ્લડ બ્લન્ડર્સ મિસ્ટેક નીકળી એટલે મિસ્ટેક તમે ગાઈ શકશો એક બ્લન્ડર શીખ્યું હું ગોકુલ ભટ્ટ છું એ હું ચંદ્રકાંત છે બ્લન્ડર એ બ્લન્ડર નીકળી ગયા કોઈ ઉપરી નથી અમે દુખ્યું એટલે કોઈ ઉપરી હોવા જોઈએ ઉપરી પછી અંદર નહીં કરવા મારે વગર ભૂતે ભૂત ઉભું કર્યું ઉપરી પણ ભૂત હતું જ નહીં તેનું ભૂત ઉભું કર્યું ભગવાન ભૂત ઉભું કરાવે છે ને એટલે બધા બસો ચારસો મળે બેઠેલો કોઈ ઉપરી કોઈ બાપ હોય નથી મજબૂત થઈ જાય છે એટલે હું હું દાદા ભગવાન નમસ્કાર કરું છું ને ભગવાન થઈ શકે એવી સ્થિતિમાં નથી જરા કદાચ રે આ કર્યું છે ને થઈ શકે ને જેટલા લોકો ભગવાન ખેવડાવતા હોય એમની જવાબદારી પર નરકે જવા નિશાની છે ખબર પડે ને ખોટું કેવડાનું શું આ તો દાદા ભગવાન પ્રગટ થયેલા છું હું હોઉં નમસ્કાર કરું છું આમ આ જ્ઞાની પુરુષ છે એટલે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છે આ વર્લ્ડના દરેક પ્રશ્ન પૂછાય ઓબ્ઝર્વેટરી આખા વર્લ્ડની तो है और सब कुछ ये का इधर मिल जा रहे और टेंशन नहीं आदमी हो जा रहे वो सब टेंशन में जिंदगी जैसी खराब हो जाती है तो क्या करता है ऑफिस तो में સીએ ની ઓફિસ માં અમે જોડે જતા હવે એ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ નું બધું રિયલ એસ્ટેટ નું કરે એટલે ઘરે લાવીશું તારા ઘરે આપણે ઘરે બોલાય કરવું જોઈએ છોકરા લઈ આવો મોટા થઈ ગયો ના પણ તમે એમ લઈ આવો ને કે એ શું કરે તમારા તારા ગ્રેડિંગ સારા થશે જ્ઞાન પેલા તમે માં લઈ આવો કાલે ભાઈ ને ત્યાં હા સંભળાય છે બધા ધર્મ બે પ્રકારના છે દાદા જવાબ આપે છે સાચો ધર્મ કોને કહેવાય એ પ્રશ્ન છે ભાઈ નો ભૌતિક ધર્મ સંભળાય છે કે ફરી રિપીટ કરું રિપીટ કરું દાદા અવાજ ભૌતિક ધર્મે આધ્યાત્મિક ધર્મ માઇક બીજો અધ્યાય જ્યાં સુધી દેહાધ્યાસ હોય આ દેહ હું છું એવી ભ્રાંતિ હોય ત્યાં સુધી ભૌતિક ધર્મ પાલન થાય છે અને આત્મદ્રષ્ટિ આત્મા અને બીજો જયારે આત્મદ્રષ્ટિ થાય દેહ એ દેહ સ્વરૂપે દેખાય અને આત્મા આત્મ સ્વરૂપે દેખાય આવી દ્રષ્ટિ જયારે ઉત્પન્ન થાય ત્યારે આત્મજન્મ શરૂ થાય દેહમાં હું માની માન્યતા એટલે પછી ખરો આત્મા શરૂઆત થાય હવે એક ભૌતિક ધર્મ અને ભૌતિક ધર્મ એટલે દેહાદ્ય ધર્મ દેહાદ્ય આત્માને માનવો દેહાદ્ય ભગવાન શું છે એને એને ક્યાં અને કેવી રીતે શોધવા ભગવાન એ creator whether visible or invisible. God is in every creature, whether visible or invisible. એટલે ભગવાન દરેક જીવની અંદર બેઠેલા દેહધારીની અંદર એ દેહધારી મનુષ્ય હોય કે જાનવર હોય કે દેવ હોય કે નરગતિના હોય હોય એમાં જીવન છે એમાં ભગવાનની અંદર હોય એમની આશ્રિત લોકો જરા ચાલે છે એમની આશ્રિત ચાલે છે કંઈ કરતા નથી ભગવાન તમારું સ્વરૂપ જ છે મનુષ્યમાં છો તમે છો સુધી છો ત્યાર સુધી ભગવાન તમારું સ્વરૂપ છે તમારા સ્વરૂપને જાણવા અરે કોણ છું એ ભગવાન પ્રાપ્ત અને એમને શોધવા માટે એને ભગવાન પ્રાપ્ત કર્યા છે તેની પાસે જવું જોઈએ આપણે જેને આપણે પૂછી દઈએ તમે ભગવાન પ્રાપ્ત કર્યા છે અને કર્યા પછી તમને કેટલા કરી આપો એની મુદત પૂછીને આપણે જવું જોઈએ એ બધા સંરક્ષણો છે તો મારો પણ ધ્યેય છે બીજો કોઈ સિદ્ધાંત નથી મારી પાસે મારો જે પોતે બહુ મોટો અને બીજાને મુક્તિ કર એ ધ્યેય મારો છે સંસારમાં રહીને મુક્તિ થાય મુક્તિ થાય એટલે સરસ દુઃખ બધી સરસ સંસારી દુઃખ હરે નહીં સંસાર દુઃખ કરશે નહીં હરે નહીં એ સ્થિતિમાં આવી જવું જોઈએ ચિંતા ઉપાધિઓ એ આગળમાં નથી કરતું અને મનુષ્યમાં કઈ જતું હોય જાગરણ ચિંતા ઉપાડી બુદ્ધિના વાતાવરણમાં શાંતિ કેવી રીતે મેળવી શાંતિ શાંતિના ધ્યેયને ભરેલા અશાંતિ ના થાય શાંતિ ના થઈને વળવું છે જે તમારો શાંતિ રાખવો છે તો તમે અશાંત વાતાવરણ રહે ભેદ તમારો નક્કી હોવો જોઈએ મારે કયો ભેદ હોવો જોઈએ બિલકુલ શાંતિ કોઈ ચીજ થતી નથી તેને અશાંત વાતાવરણ રહે પછી આત્મા પરમાત્મા આત્મા આજે આત્મા છે તે પરમાત્મા છે પણ આપણી ભૌતિક ધર્મમાં ભૌતિક પ્રતિની સૌ છે ભૌતિક લાલચો છે ત્યાં સુધી